આ ભાગે ને બહુ મતમતાંતરી ભાગે નથી તો મતમતાંતરી ભાગે નથી કોઈ મતનું બધું બધું લખેલા હતા જૂના વિચાર ના હોય ને બધું ઊંધું તો ગયા જોડે નહીં બધું સમજો કાર્ય તો ને આ તો સરળમાં

એથી હાથે આમટલું આ લેતા થઈ જાય એ ધીમે ધીમે ફરી ફરી થોડા <laughs> બધું બધું અમલમાં આવે એકદમ એકદમ અમલમાં ના આવે પણ આપણે ખટકા પે હે ખટકો લાગ્યા કરે અમારા જેવું જીવન જોઈએ કપડા પહેરીએ નહીં રહેવું જોઈએ બીજામાં રહેવું ના જોઈએ એટલો ભાવ કરો કે દાદા પેલું કે કમર કસીને ફરતું તમારી પાછળ પણ અમને મોક્ષ આપી દેવા મારે મોક્ષ જ જવું લગી જાય બધા આતામાં અને આદતો એ રીતે બરાબર આદતો જાય કે લગ્નમાં રહેવાથી આપણે એક કે બે ભાવ આપણો છુટકારો થાય બરોબર હવે આજે બે ભાવ બાકી છે ત્યારે આ જ્ઞાન અમારું ચાલુ રહે કે કાર્યપુરુષ શોધવાના રહેશે કે શું એમ હા બેસવાનું કામ અમારે ત્યારે ત્યાં હા એટલે બેસવું તો દાદા અહીંયા એટલે અહીંયા બેસવું તો સાથે હા હા જેવું લાગે ને ગાડી વગેરે કઈ હોય તો ગાડી હોય ગાડી હોય આ બે જોડાઈ હોય ચેટલું બોલે મોડું ફેરવાય નહીં સાઈડ બોલવેલા હોય મોડું ફેરવાય નહીં રામભાઈ પૂછે છે કે તમારી આજ્ઞામાં રહીએ તો એક બે અવતાર માં મોક્ષ થઈ જાય પણ એ બે જે અવતાર જે હજુ લેવાના એ વખતે જ્ઞાની પુરુષ શોધવાનો કે અમારે ક્યાં બેસવાનું હા એ બે એ બે જે અવતાર લેવાના એ વખત પછી જ્ઞાની પુરુષ નો ભેટો થશે જ્ઞાની પુરુષો ભેગા થશે બધા સિલિન્ડર સ્વામી ભેગા થશે બધા પેલા બહુ ભેગું થવાનું હા પેલું મોટર વાળા ભેગા નહીં થાય <laughs>

આ વખતે જે તમારા ચરણો માં બેઠેલા છીએ એવા બીજા બે ભાવ માં ચરણો માં બેસવા બેસવાનું આવશે કોક ને જરૂર નહીં તો બે ભાવ કોના ચરણો માં બેસવાનું દાદા જેને જો હિસાબ બંધાય તે જ જોયો હોય કે બહાર નડેલું જન્મો જન્મ પચાસ વર્ષ ગયા બાજુ જન્મો જન્મ થી તમે હોદો બરોબર છે હકીકત છે પચાસ વર્ષે મળવાનું આવ્યું ને એમ શૈલેષ ને પંદર વર્ષે મળેલું આવ્યું તો પહેલાથી જ આ બધા આટા ઓછા થયા ને ઓછા થઈ ગયા હતા ચાલો એટલે આટલું મોડું ન કરતા એમ કે પચાસ વર્ષ એટલું હોદવાનું કારણ કે હવે તો હોદવાનું ને હા હોદવાનું મળે પણ પેલા ટેન્શનમાં ભરાય ભરાય ટેન્શનમાં ભરાઈ ગયેલા તો જ વર્ષ આવ્યા ને બીજા એને માં પેલો સુમી પેલો સ્કૂલ માં મૂક્યો નંબર વધતા જાય એક છોકરાઓ ફાયદો વધવા લાગી પાછી હવે આ બાબા ને ભણાવે એટલે થોડી એટેચમેન્ટ પાછું વધવા માંડે બધા મોટેલ ના દીકરા એવું પાલવે જ કેવા આ મોટેલ <laughs> અમે તો આવું બધા કર્યું નથી બધું મોટેલ જ છે શું છે <laughs> જોડે આવ્યો ત્યાર પછી આખી મોટલ છે એક નો કહો તો મોટલ નો બા રાતે ઊંઘી જતી કે ક્યાં એક ખાવ છો રાતે ઊંઘી ગયા તો હોય છે નહીં કશું હવે હવા ઓછો ત્યાંથી મારું મારું કયા ગયા રાતે ઊંઘી ગયા પછી કશું નહીં ક્રિસમસ માં આપડે દીવા નાતાલ માં રજા પડશે બે અઠવાડિયાની રોટના લોટમાં આટલું આટલું તેલ નાખીએ એ સારી ચોડી જાય હાથમાં ચોડી જાય એમાં શું રહ્યું લોટમાં ના રહે લોપડ ચોપડ કે લોપડ ચોપડ જતું કે લોપડ ને ચોપડ એવું કહે છે લોપડ ચોપડ કહે છે આપડે મને પાછળ પૂછ્યું લોપડ શું ચોપડ શું કહો એટલે ભગવાન ચાલે આ પછી બધી ફાયરો બાયરો ઘણે પાવે નહીં આપી હે બીજું મતે નહીં તમને થાય નહીં મને થાય ના ના એવું એવું નહીં પણ એક ઋણાનું બળ આમ નજીકનું પાછું આવ્યું એમ લાગે એવું આપડે લાગીએ પણ આમ મુખ્ય મોટર માં હા ફર્સ્ટ ક્લાસ મોટર એટલે આપી ક્લાસ ના મોટર આ ફર્સ્ટ ક્લાસ ના મોટર ના ચૌદસ ને પૂનમ એટલે શું ચૌદશ એટલે આપણને ખાતરી થઈ ગઈ માર્ગ મળ્યો આપણને બધું એ થયું એ ચૌદશ મળ્યું આ પૂનમ પૂર્ણાહુતિ દર્શન કરવાથી જ મસ્તી જાય એ સંપૂર્ણ વિતરાગ હોય અમારી પાસે ખટપટ ના કરે આવો તમને મોક્ષ આપીએ કે આવો આમ કરીએ સારા માર્ગ ની વિતરાગ હોય વાણી વાણી અમારે જેવી હોય માલકી એમની ના હોય ને ના માલકી કરી વાણી પોઈઝન નું કહેવાય માય સ્પીચ એનું જ્ઞાની તો જોવાના ના મળે આ દેશમાં આ દુનિયામાં આ વર્લ્ડમાં હતા એશિયાની અહીંની વર્લ્ડ સ્ત્રીઓ અમે બહેનો છીએ અમે બધા બહેનો એ પણ યાદ હોય નહીં પણ તેમ છતાં નક્કી છે કે અહીંથી થોડા વખત પણ ત્યાં આવું પણ આવવાનું ત્યાં એવું નથી હોય સ્ત્રીઓને નહીં પહેરે એવું નથી હોતું એના શાસ્ત્રો દાદા અત્યાર સુધીમાં જે આપણા ચોવીસ તીર્થંકરો થયા તેમાં બધા પુરુષો જ થયા તીર્થંકર થયા છે સ્ત્રીઓને ક્યાં સ્થાન મળ્યું નથી ના એક મલ્લીનાથ થયેલા સ્ત્રી છે પણ એ પૂરા સ્ત્રી નતા ઇનહો સ્ત્રી ના હતા એનું કારણ શું દાદા એનું શું કારણ શું સ્ત્રીનો મોક્ષ કેમ ન થયો એ તો ના રહે એવું શાસ્ત્રકારે કહ્યું અને જૈનો તો અડવા જ નહીં દેતા પેલા શાસ્ત્રકાર ના કાઢશે પણ જૈન જૈનો અડવા દે દેતા પણ બીજા પછી એમાં છતાં સાધી જે હોય છે અજાવી છે ને બરાબર કારણ કે સ્ત્રી ના જઈ શકે પણ એનો શું હિસાબ છે અમને સમજાવો ને એનો હિસાબ શું છે કે સ્ત્રી એના સ્ત્રી ફરી પુરુષ થઈને જઈ શકે હા હા પુરુષ ના થાય ત્યાં સ્ત્રી પણ એના ગુણતર જવા જ જોઈએ બાધક કહેવાય બહુ મોટો બાધક કહેવાય

રોકતા બાધક કારણો કયા દાદા હિંસા હિંસા પણ આપડા લોકો હિંસા શબ્દ કહેતા ને આપણે મારવું એને હિંસા કહે છે ના હિંસા એટલે કોઈ પણ જીવને કિંચિત માત્ર ત્રાસ આપવો અગર ત્રાસ આપવાનો વિચાર કરવો એ હિંસા ત્રાસ આપવાનો વિચાર કરવો આપણા દુશ્મન ને પણ ત્રાસ આપવાનો વિચાર કરવો એ હિંસા છે શું છે આપડા લોકો જીવરાજ મારે અને હિંસા કે ના એ હિંસા એટલી નથી હિંસા તો બધું એના સ્ટેજમાં જવું પડશે ત્રાસ આપવાનો વિચાર કરવો ત્રાસ ના આપતો હોય પણ ત્રાસ આપવાનો વિચાર કરવો તે પણ હિંસા એના હાથમાં હોય સત્તા ગોળી મારે છે ને સત્તા નથી હિંસાથી બધું આ આ છે એ બધી સંપૂર્ણ બહુ હિંસા જબરદસ્ત જબરદસ્ત હિંસા એટલા જીવો ભરી જાય છે એક જ ફેરો બ્રહ્મચર્ય એટલા બધા જીવો ભરી જાય છે તેથી શાસ્ત્રકારે કહ્યું ને મોટા મોટા મોટા ભયંકર રૂપ છે આ બધા હિંસામાં કરી આપડે નિવેદન ક્યારે આવે તો આપણે જોખો ના થવો જોઈએ પછી ચોરી કરવી એ બધું તો અમારું દુઃખ થાય છે એટલે હિંસા છે એવું સમજાય ના જાય બોલવું એ અમારું નુકસાન કરીએ છીએ હિંસા છે એવું સમજાય ફરી જગો કરવો કે હમાન અમારી પાસે ના જાય અને આપણી પાસે લઈ જે બધું ભેગું કરી કરીએ એવું ભાવના ખરાબ છે માટે એ પણ મોટો હિંસા છે પણ ભ્રમશે એ બહુ મોટા મોટી હિંસા એટલે બધું હિંસા હિંસાથી જ આ જગત ઉભું હા હા એવું દુઃખ ના આપે ને એમ સારું આપતી મોકલે હે સાસુ ચોર્યાસી

આ પુણ્ય કેમ કાચું પડ્યું કે મને ત્રીજા અવતારે મળવા તમને મળવાનું થયું એ કેમ પુણ્ય કાચું પડ્યું કયું કાચું પડ્યું કે ત્રીજા અવતારે હું તમને મળી જોડાય ના હતા તમે તો ક્યાંય ખેતીવાડી કરતા હોય છોકરા હોય તો ખેતીવાડી કરતા હોય પટેલ ના છોકરા હા હા દીકરી થયા એક્ઝિબિશન સારી જગ્યાએ લગ્ન થયા બોલો થયા દાદા ભેગા થયા પુણે આવી અમારી જાગૃતિ કેમ અમારી અમે મહેમાબેન શાંતાબેન અમે બધા કેમ સ્ત્રીઓમાં આવ્યા અમે પુરુષોમાં કેમ ના આવ્યા તમારો માલ ગમતો છે અત્યારે તમે કહે ને કે તમારે ટેસ્ટ આવે બહુ ટેસ્ટ આવે મેં તો એમને શરમ આવતી છે થોડી વાર થોડી ક્યાં થઈ જાય શરમ નહીં આવે બહુ ગમે ટેસ્ટ આવે હા તો મેં ગયા ગયા પછી બસ માં વાંધો આવે એટલે બધા હોય છે ક્યાં મોક્ષે જાય છે અવરોધ નહીં પુરુષ અહંકાર ગાડો હોય પણ દાદા અહંકાર તો તૂટે કપટ અને લોભ હોય એ જલ્દી ના જાય ને પહોંચી જ ના ભગવાને ગુજરી ગયેલા ભગવાને અહંકાર તો ભોળો હોય તે ખબર પડે ખબર પડે કે અમને અપમાન થયું ખોટું લાગે ના બોલે જો બિચારો કોઈ બોલતો નથી રોગીઓ શું આપણને પાંચ ગયા મળ્યા છ ગાળો તો હું રૂપિયા ના જાય મતલબ જન્મમાં આ બધા જે છે બધા એ મતલબ જાત્રા નીકળી હતી ચાર પાછળ છે ચાર ચાર આઠ ચાર બાર તેર ચૌદ પંદર પંદર શું છે જાત્રા બીજી આવે પાલી હા ગાડીઓ કેટલાક છે ચાર પાંચ પાંચ મોટા કેટલી ગાડીઓ છે બે આજે વધારે મોટા દાદા જૈનો માં માસ ખમણ અઠાઈ પંદર બધા ઉપવાસ કરીને તપસ્યા કરે છે તો એનું શું ફળ મળે અને કરવી જોઈએ કે નહીં જૈન ધર્મ માં માસ ખમણ અઠાઈ પંદર ઉપવાસ કરે છે અત્યારે ભગવાન શાના માટે ઉપવાસ બધા કરવા છે કર્મ ઓછા કર્મ ઓછા કર્મ ઓછા થાય અને પૂર્ણ બંધાય અવળા કર્મ ઓછા થાય અને સવળા એટલે પૂર્ણ બંધાય એટલે હારું આ બધું બતાડેલું છે એમ કરતા કરતા મુખ્ય જરાય તો લોકો કર્મ પાર વગેરે બધે છે ને તો એ આસપાસ કરે છે એવું કરે છે તપ તો તપ કયો કરવાનો કે જે આવી પડેલો તપ હોય તે કરવાનો ભગવાન કહે આવી પડે એટલે તમે આ સાસુ સાથે અકળાતી હોય બહુ પર એટલે બહુ જાણી જેવું કે આજે આવી પડે એટલે તપાવી છે આપણે સહન કરો ભાઈએ મોટા ભાઈ ને પૈસા ના આપ્યા લીધેલા એટલે આપણે ઘણું આવી પડે એટલે તપ કરો આપણે એ ત્રણ અકળાટ કરી પડે છે પછી નવા તપ કરો એમાં અહીં ઘેર તપ આવ્યો તે કરીને પ્રાપ્ત તત્વ ભોગ પ્રાપ્ત તત્વ ભોગ છે શું સમજતા બધું ગ્રુપ આવી ગયેલું આપડે તો તપ આવ્યું હોય મેળે આવ્યું હતું બધું કેવા નીકળેલા બધું તો લાખો મનુષ્ય થાય પણ તેને કમાવા આવી ઊભી બુદ્ધિ છે શું થાય અને કોણ હમું કરે આવું બધું આ એ તમને લાગતું ગયા કકડાટ કકડાટ આખો દાવ ચાલે તારે થતું હતું કોઈ જણનો કકડાટ નહીં દુઃખ નહીં ઉપાધિ નહીં એટલે આવું તપ તપ કરી કરે જાગૃત થયા એટલે અત્યારે છે ઉપાધિ પાસ ઘરમાં હારું ના દેખાય ઘરમાં તપ કરીએ આ છે તપ કરો તો કેવું સારું દેખાય અને ચગેલી પાસે ચાલીસ ગ્રહ કરવા તો ખરું દરેક માં પણ પછી ચાલુ તો પડવું પડે ને છૂટકા ના ચાલુ પડે એ તો પતંગ ચગાવીએ ચગાવીએ ચારી પડી જાય પણ આપણે જે ટાળ્યા તો કેવું તપરે એમ તો આગળ આપણે એવું કરીએ પછી રહ્યું શું ચાલે હિન્દુસ્તાન પાકિસ્તાન બે લડું ગયા કર્યું બે નું ખલાસ થઈ જાય સમજી ગઈ દાદા એને શીખવાનું કઈ છે એ તો એમ કે છે કે મુકુલભાઈ તમે શીખી જાઓ તમે શું કરે મુકુલ ને શીખવાનું કે છે તપ કરવાનું એમ પણ દાદા કોઈ વાર ભાવ થાય ને અપવાસ કરવો હોય તો કઈ વાંધો નહીં ને એને સારું કહેવાય એ કરવાથી શરીર ને શરીર શરીરમાં બધું એ સારું રહે શું કહ્યું આ તમે પામબેલ ગયો ને મોરૈયો રાજગરાની તો જે એટલે પેલા આખો રાત છે ને સિપાળ રાજાનો હે સિપાળ રાજાનો આખી એ છે ને કથા આંબેલની એમ કે હોળી કરી હતી ને કિન્નર જાય કારણ કે એનાથી ખરાબ રસો બધા ઉડી જાય છે જે વિકારી રસો છે ને શરીરમાં એક જ અનાજ ખાવાનું બીજું અનાજ નહીં ભેળસેળ નહીં કરવાનું પોતાવું નહીં કરતા અત્યારે એક ખાય છે પણ એ જોડે જોડે બીજું ખાય છે પાણી પાણી થી બદલો જાકરો ખાવો છે હા ઘઉં ના એક જ એક જ જાત કેટલા દિવસ કરવાનો તો એવું હતું છે આપડે મટીરિયલ તો કરવું છે ને આખો રસ ફેરફાર થઈ જાય શરીરનો બરોબર એવું જૈન શાસ્ત્ર કે છે શું કે દાદા નું શાસ્ત્ર શું કે છે ના દાદા એનું સહમત છે સહમત છે આપણને આવડે તમે શું કરે તીર્થંકરો બધા વાલા વાળા મારા તીર્થંકરો તીર્થંકરો નું બહુ વાલા બીજી ચીજ વાલી બધું કોઈ લાગતું નહીં શું એમની બુદ્ધિ ને શું એની સમજણ ને બુદ્ધિ અતિથિ ગરીબ હું પેલા તો ખરાબ થઈ ગઈ પણ તે બુદ્ધિ રાતો બહુ ઊંચી હોય જ છે જોતા જ કલ્યાણ થઈ જાય જોતા જ બહુ ફરી જાય આપડા આપડે મંદિર માં બેસવાનું થશે ને ત્યાં બધું હું કરીશું બધા કરી નાખે એક આઠ દડા ન ખાય બીજું એ કરશે બધા ખાય થાય એ તો પછી કઈ મળે નહી બધા કરતા હોય ને મળે નહીં દાદા તમે કહો છો વાલામાં વાલા તમને તીર્થંકર વાલા છે એટલે કઈ રીતના વાલા છે કેવા કેવા વાલા છે તીર્થંકરો ત્યાંથી કોઈ બીજી ગાડી નથી અમારા હાથમાં જેવો હાલે છે એટલો હાલે છે સ્વામી ની ક્યાં વાત કરે સુરેન્દ્ર સ્વામી તો છે તેની મૂર્તિ બનાવી છે આપણે ગાયલા ની મૂર્તિ બનાવવા કોઈ નથી એ હાજર છે હાજર દાદા હાજર હતો એની ફોટો કામ કરે ગયા પછી રામ ચાલી ગયા કોઈ સહી કરવા આવે નહીં ત્યારે અમારે શું કરવાનું છે ભાવ કર્યા છે તમે રાજી કર્યા છે એટલે તમારે કાય નથી કહેવાય જે મને મળ્યા જ નથી એમને એ પ્રત્યક્ષ ના કહેવાય અને ચાલશે માર્ગ તો આગળ ચાલશે એવું કઈ નીકળી આવશે દાદા એટલે દાદાની સાથે સાથે જે તીર્થંકરો થઈ ગયા તો તેમને પણ ભજવા તો જોઈએ ખરા કે નહીં તેમને પણ કે તેમને ભજવા જોઈએ કે નહીં જે ચોવીસ તીર્થંકરો થઈ ગયા બધા એમને તો કરવાનું ખાલી નામ જ દેવાનું બધું કઈ હેલ્પ કરે નહીં કઈ કરે એ ગયા એ તો કેટલું કહ્યું છે ભાઈ આપણે એનું નામ લેવાનું જો કોઈ પેલો નમસ્કાર છે કારણ કે જો તમે હક છે મારી સામે તો આવો હક છે એનું આ સાચું ચાલે દાખલ લાવી ને ચાલે તેથી આપણે મારી મૂકી દીધા મારી એવું મૂકી દીધા મારી ની ઋષભદેવ ભગવાનની અજીત ના સિંહ પાસ ના ચાર મૂકી દીધા જઈને ચારે મૂકી મુકાઈ દીધી ને હા ચાર ચાર હા અચ્છા એટલા ટકા થઈ ગયું કલાક દાદા વ્યારા થી મહાવીર સ્વામી ની જ મૂર્તિ પકડાવાની છે આપડે એ મંદિર તમે બીજું મહાવીર સ્વામી નું સ્વરૂપ છે કે બીજું શું માનવા ઘટાકરણ મહાવીર છે ઘટાકરણ મહાવીર કોણ છે ના એ તો શાસન દેશ એનું મહાવીર એટલે બહુ જબરદસ્ત એ તો ત્યાં આપડે દર્શન કરાય ત્યાં મવડીમાં મવડીમાં દાદા રાખે ને લોકોનું પિચકારી કરે રક્ષા કરે છે આજે આજે રક્ષા કરી રહ્યા એમની પણ મૂર્તિ છે મૂકવાની એમની મૂર્તિ પણ મૂકવાની છે હા મુકાય મુકાય કારણ કે આજે પણ રક્ષા કરે છે એમને કહ્યું આપણે ત્યાં ગયા હતા ને ત્યારે ત્યાં બધા હતા ને તે લોકોને મેં વાત કરેલી કે તમે સિમંદર સ્વામીની મૂર્તિ મુકાવજો પછી એ લોકો આમ કે બહુ આમ ના આપ્યો તો મેં જયેશભાઈ ને વાત કરી તો જયેશભાઈ કે છે કે હું મુકાવી દેવડાવીશ કે એક કોકડો વધારે બનાવડાવીશું તો આપણે ત્યાંથી મોકલાવીશું જગ્યા આવી જગ્યા આ તો બધા તેરા જેવો જુદું સેપરેટ બને સેપરેટ બધાની માથા તો મજા આવી સેપરેટ એટલે જગ્યા એવી જુદી અત્યારે તો સમય પડે જરૂર નથી આપણે તો અને ત્યાં તો આમ સિમિધન કામનો વ્યવસાય વાળા છે આગળ ટકા દસ રૂપિયા જઈને હોય નકામાં ખર્ચા તોડામાં બે લાખ બે લાખ બે ત્રણ લાખ તમે ત્યાં આવો સત્સંગ રાખીએ પછી લોકો સમજતા થશે ના સમજે તમારે તો જૈનો હોય તે પણ જૈનો નહીં પડી જશે બહુ એમને કરેલું હોય ને તો આવ્યું જૈનો બધા બહુ ચીકણા છે અમુક જે છે જૈનો બહુ ચીકણા છે અમુક રૂઢી માંથી બહાર આવવા નથી માંગતા હા એવું જૈન ધર્મ છે આગળ બહુ ચાલવા નથી દેવાના સાધુ સાધુઓ છે આમ કરાય જ નહીં આમ થાય જ નહીં જે બધું રૂઢિચુસ્ત છે ના પડે આ તો તમારા ફાધર વળી આયા મોટા વિચાર નથી એટલે નહીં એવું ગ્રહણ કરે નહીં ક્રાંતિકારી લોકો નહીં પોતાનું કયું હોય ક્રાંતિકારી હોય તો કલ્યાણ થાય ના થાય ઊંડા નહીં કરવા જેવું આજે છે એટલું વિધિ કહે છે વ્યક્તિને ચાલીસ હજાર ડોલર આપીશ અને ચાર ચાર આપતો પુત્રો અહીંયા બોલાવવાના છે ચાર હજાર ડોલર આપીશ પુણ્ય કેવાય દાદા હજી તો બધું એવું મને કે હો ચીટી આપી છે તમે હમણાં તો હજાર થઈ જાય ચીટી આપ્યું છે ચીટી આપ્યું છે તે શું ચિત્ર છે દાદા ભાવના મેં બહુ દાદા પાડી લોકો પછી બહાર પડેલી કે તમે કહેતા હતા મને કહ્યું વાંચી દીધું ઉપાડ પબ્લિક તો પછી પકડી લે વાત અને પછી કાલે આપણે સંજોગ આમ ત્યાં ભેગા હા અમે મારે પાછા આપતા પડ્યા હાલ કરે તો પછી અમે ઘેર શું એમને તો પાછું બાંધી લીધું ને કેટલા વીસ વર્ષનું હા એ તો મહિને વીસ વર્ષ સુધી સોળસો ડોલર મહિને મોકલ્યા એટલે વીસ હજાર થયા બાર હા વીસ વર્ષ સુધી તમારે બીજી કાંઈ પૈસા ના નાખતો બસ થયું થઈ ગયા પછી આ નાખેલ જઈ કેટલાક એમાં શું આપી દઉં શું આપી દઉં એવું ના મારે વીલ કરવું છે તો મને હમઝર પાડો તો હું વીલમાં આ હમઝર પાડી આપી આ રકમમાં મોકલ્યા બસ એટલે તો નાના નાની ઈચ્છા કે ધોરી હારી ગયો એટલે આવેલા તો તમે નીકળ્યા હતા બધા નીકળ્યા ત્યારે તમે જ ના હો તમને બોલાવે નહીં તો કોણ લોકો કહે છે ને એ બે ના ઉપકાર માં ભૂલાય એવું કે મને તો કરશો નહીં સ્વાર્થ દાદા આટલું બધું જ્ઞાન અમે પામ જ નહીં આટલી સમજ આ શૈલેષ પામ્યો વસંતભાઈ પામ્યા જમુભાઈ નટુભાઈ પામ્યા આખું કુટુંબ તો થઈ ગયું દાદા આવે એટલા મોડા આવે મેં કાગળ વાંચેલું ઓગણીસો સિત્તેર કે એકોતેર માં તમે કેટલું કે અમે અમેરિકા જઈશું એમ કે છે મેં કાગળમાં વાંચેલું કે અમે અમેરિકા જઈશું એવું તમે લખ્યું છે તમે એકસો સિત્તેર ઓગણીસો સિત્તેર માં લખેલું બ્યાસી માં આવ્યું હા બસ લખેલું મેં લાખ લાગતું હતું અમેરિકા જવું પડશે મારે આમ બધા અહીંયા હતા ને આમ બધા અહીંયા હતા ને હા હિસાબ હિસાબ કરો હજુ ક્યાં ક્યાં જવાનું લાગે છે દાદા હજુ ક્યાં ક્યાં જવું પડશે એમ લાગે છે અમેરિકા સિવાય ઘણું જવાનું પૈસા બધા બહુ બાકી છે આખા અમેરિકામાં શહેરે શહેરમાં ફર્યો દરેક શહેરમાં આ ત્રણ વર્ષમાંથી બધા શહેરો ફર્યો આ તો ખરું કામ નીકળ્યું ને રામમાં બેઠા બેઠા બેઠા બધા રમાડે કરી હોય એવું લાગે રામભાઈ પૂછે છે કે આપણે નિયાણું કઈ રીતે બંધાય નિયાણું નિયાણું કઈ રીતે બંધાય ભાઈએ નક્કી કર્યું કે આવતા બહુ આપણ થઈને મારે મારવો છે એ બધું એને જેટલું પૂન કરેલું હોય એ કાય તાબે જાય એ નિયાણું કહેવાય જયારે તમને રીસ થાય ને બોલવું જોડે છોકરા પર બહુ રીસ ચડે રીસ ચડ્યા પર ચડે ચડે ચડે પછી મને એમ થાય કે આમાં જ નથી જે થવાનું તો થાવ દુનિયાનું બધું પૂર્ણ થશે એ ખાતે જાય તમારી ઈચ્છા પૂરી થવા માટે વેર વાળવાનું એ પ્રેમ કરવાનું બે ખાતે ચાલી જાય દાદા અંજાણ માં નિહાળો થાય કરો કે જાણીને થાય હજાર માં ભણ ખબર ભણ જ ના પછી પછી ખબર પડે દુનિયા થઈ પછી એનો ઉપાય ખરો પોતાનો ઉપાય હોય જીવ તો વધુ ઉપાય મરી ગયા પછી ઉપાય નહીં કરવાના વધારે કેવું પડે પ્રતિક્રમણ Mohmat Sofet. Rat, ane Mohmat. દેશી જમતો હોય રસરસ ની ભજીયા બધું દેશી જમતો હોય તો એ રાગ કહેવાય અને મો એટલે તો સારું પૂજામાં ભાન પણ જે કરે તો મોહ કહેવાય સાડી આ સાડી જોઈ સાડી માં રહી ગયા બેન ત્રણ તો એમો હા મોહ આ બધા મોહ છે આ બધી બહેનો ને બહેનો પોતે જ મોહ છે એ મોહ નું છે મૂર્તિ જ મોહ એટલે ધીરજ પકડે નહી તો પુરુષોને એક જ જો કદી એક જ વાડ આવી હોત તો પુરુષ આ દુનિયા સંસારમાં લેવું નથી કે હા અમને ગમે તે વાડ આવ્યો તો પેલા બહુ સારું પુરુષોને એક જ વાડ

કે પુરુષ ને લીધે થઈને સ્ત્રી ને સુવાવડ લેવી પડે છે નીકળ કઈ એમને જરૂર નથી એવું કે છે છોકરા બાબા મળે જોયું ખુશ ખુશ ખુશ ખુશ બધા કેટલા મોટા હતા ત્યાં સુધી મોહ છોકરા દાદા રાગ ને લીધે મોહ ઉત્પન્ન થાય ના નહીં રાગ એ તો રાગ ને લઈને દ્વેષ ઉત્પન્ન થાય નથી દારૂ પીધો હારો એ દારૂ આમ પાણી ગયો ને એના માથા ઉતર્યો આ ના ઉતરે બંને એટલે બંને આવે તો બંને મુકુલભાઈ કે છે આપડી ખુરશી પરથી ખસી જવાનું આપડી ખુરશી માં જઈને બેસી જવાનું આપડે ઈઝી ચેર ઉઠી જવાનું આ નો આપડી આનંદ આ બધો મોહ ઉઠી જવાનો આ બધો મોહ છે આપડો આ ન હોય મોહમાં આનંદ હોય જ નહીં મોહમાં તો એક જાતિ મસ્તી હોય મસ્તી દારૂ જાગૃતિ જઈએ ને આપડે ઇઝી ચેર માં બેસી જવાય ને મોહ ને જાગૃતિ બે ના હોય મોહ ખસેડી કાઢીને જાગૃતિ માં ના આવે મોહ હોય તો જાગૃતિ ના જાગૃતિ ને જાગૃતિ માં ના આવે